ડેડિકેશન લખવામાં આવ્યું છે બધાએ ઘણાએ સ્થાનગી કરી છે મને દાદાજી તમારો આભાર તમારું જે ગ્રેટિટ્યુડ છે એમની માટે જો તમને બધાને એક્સપ્રેસ કરવાનો સમય મળ્યો હશે કારણ કે પુનિતા આપણી તેજલ બધા અને એટલા બધો એટલું બધું એ લોકોનું ખૂબ ડેડિકેશનથી બધા કામ કરી રહ્યા છે તે બધાને અમારા વતી ખૂબ ખૂબ આભાર દાદાજીની સેવામાં બધા રહ્યા છે આપણે શ્યામ છે પછી પાર્થ છે પાળકર છે અંજની છે બધા છોકરાઓ બધાએ ખૂબ ઘણું ઘણું કામ કર્યું છે એ બધાએ આ તમે બધા આવ્યા છો તો અમને એવું થાય છે કે તમે બધા કમ્ફર્ટેબલ રહ્યા અને તમને ખૂબ લાભ મળ્યો એટલું જ અમારો દ્રઢ નિશ્ચય છે ને અમારો ભાવ છે કે બધાને દાદાની જોડે જે સમય જોઈતો હતો તો તમને મળ્યો એમના દર્શન મળ્યા અને આશીર્વાદ મળ્યા એટલે અમે આ છે ને આ એક ડેડિકેશન લખ્યું છે તમે બધા ઘણાએ સાઇન બી કર્યું છે દાદાજી દાદાજી વાંચ્યું વાત કરજો પણ ઇંગ્લિશમાં છે દાદાજી બધાએ જો સાઇન કર્યું છે અહીંયા આગળ આવો બધાને આમ બતાવો બધા ભાષા ऊपर आई जाए ऊपर आओ ऊपर बस मजा लग On your divine birthday, dear Param Pujya Sri we offer our humble gratitude from the core of the heart center for all the undivided, immeasurable, and divinely humble devotion and dedication you have demonstrated through your divine humility, ever-flowing compassion and grace have permeated our heart centers, unifying us globally as a divine force powered by your pure, undivided love and devotion to the Divine Master Sri Dada Bhagwan. Your spontaneous forgiveness flows effortlessly. However, we offer our sincere and heartfelt open apologies for all our transgressions and lackings in humility, conviction, and steadfastness in our adherence to the five precepts you have so painstakingly, tirelessly, and patiently explained over and over again with the finest details of clarity to help us progress on this stepless path to the ultimate liberation. We are your children, Nadaji, seeking forgiveness from the heart center. Bless us with your infinite grace and compassion to follow your divine example and become beacons of lighthouses in the stormy waters of Bayou, whilst keeping you at the core of Heart Center as a pure and undivided son of J. Satchidanand Swarup Mahatmas. May we be ever attuned to your wishes for the spreading of this profound and unparalleled spiritual science of affirming non to every nook and cranny of the place we call our home, Mother Earth, to be instrumental vessels through mind, body, speech, in elevating all sentient beings to a state of peace, joy, and harmony with our presence here. Your presence here with us now speaks for itself, Melody. We are speechless and humbled by your sheer presence amongst us. We are blessed beyond measure with the opportunity to share your divine, timeless time and presence. May your path to the final destination be obstruction-free, absolutely empowered by the direct link with Simandar Swami Arihant Paramatma, with utmost humility and awe. Jay Satchitanand, yeah. on behalf of worldwide. Hey, Satchidananda. Um, Affirmative 9 is available in English for anyone who hasn't had the opportunity to stop by at the, um, at the booth in the front. So please um, do sign up for Man English. We've got a nice flow going with Nadaji now. We've got a wonderful team in India, and um, the coordination is working out very, very nicely now. So it's really starting to come together. So please take advantage. Nadaji is giving everything he has, and at the age of 86. So Jay Satchidanand. cake. Come in. Little hot, but I got it. Hallelujah. જનમય હો એમનો જન્મ બરાબર પાછો પ્રગટ થયા પાછો Thank you. we have a, we want to wish you happy birthday. And uh, as a committee from the LA group, um, we were thinking a few weeks back, we got together and we were kind of planning the event. And uh, we know it's your birthday, we wanted to give you a little bit of a surprise. So we were all thinking, all the youth were thinking, you know, what, what's a good surprise to the Dadaji? And so um, one of the ideas that went around was actually from Sham. And he said, why don't we write a letter to Dadaji and have all the LA Matmas say some part of the letter in a video format. So your Uncle, Sham's dad, he actually wrote the letter for us from all the Mahatmas to you. And uh, Sham was working very hard. He's worked very hard on this, uh, you know, many hours. And kind of secretly, he hasn't told anybody. So all the Matmas have been you know, saying a couple words. They don't even know what they were saying. They were just <laughs> Yeah. To be instrumental uh, in spreading the message of this inner science of our, our living for the world is by your faculty that you have learned. Mind you, okay? This day. Okay, Dadaji, we're going to play the video for you. દાદાજી દેખાય છે તમને દેખાય છે Should we turn it? You just be there. You just be there. Put the volume up. I did. દાદા ભગવાનના અસીમ જય परम पूज्य श्री करण राजा जी It's okay. Give, give, give you that. Give that. आदा भगवान ना असीम दे दे कालो परम पूज्य श्री करण राजा जी शरद प्रत्यक्ष परम पूज्य श्री कर्ता राजी ने कोटि कोटि प्रणाम नमः सर्वे वस्तुतः नमः सर्वे संतनाम आत्मा પરમ પૂજ્ય શ્રી કનુદાદાજી નો છ્યાસીમો જન્મોત્સવ જે સનાતન સંસ્કાર જનતા દીપક છે અને સૌને <laughs> તીર્થોના વિતાવે છે જયો ના નવય તીર્થોના હૈયામાં બિરાજે છે ચિત્ત પ્રસન્નતા ભાવ કુશળ અને અવેદ પામે નહીં અને આના વેદ પાલના દેવાય એવી શુદ્ધ ભાવના સાથે અમારા સૌના બાવે કોટી કોટી પ્રણામ દરેક મહાત્માને પરમ પૂજ્ય પ્રભુ દાદાજીની ગંભીરતા આનંદ ભાવમાં આવે છે માટે કબીરા ગાય છે જીવન for your birthday and mana uh, messages na kena chahiye je photo album good photograph wonderful wonderful they accept your gift and we treasure it in our heart okay આવી રીતે બધાની અંદર મેસેજ સાથે ફોટો કરવાનો છે જય મેળવીશું શબ્દો કયા છે ગોઠવાઈ લઈને હૃદય આજનો દિવસ ઉગ્યો છે આજનો દિવસ ઉગ્યો છે લઈને હૃદય વાતાવરણ પણ વાતાવરણ પણ ફેલાયા છે ફેલાયો છે એના હૃદય આનંદ કાળ કાળ પણ એક પળ માટે કાળ પણ એક પળ માટે થોભી ગયો છે લઈને હૃદય સંગીતના સુરો સંગીતના સુરો પણ સાંભળે છે પોતાનો હૃદય આનંદ જગ્યા જગ્યા પણ ગઈ છે ગોઠવાય એની જગ્યાએ લઈને હૃદય આનંદ દિવ્યતા દિવ્યતા પણ પ્રગટ થઈ છે લઈને હૃદય આનંદ હકીકત પણ ઇતિહાસમાં ગઈ છે ગોઠવાઈ લઈને હૃદય હાજરા હજુરની હાજરી પણ છે હાજરા હજુરની હાજરી પણ છે આજે હાજર લઈને હૃદય લઈને હૃદય મનહરબા મનહરબા પણ છે આજે હાજર જોવાને મહનર મુખમુદ્રા ના દર્શન આપતો પુત્રો પણ છે આપતો પુત્રો પણ છે એમના પરમ વિનયના પહેરવેશમાં આપતો પુત્રો પણ છે એમના પરમ વિનયના પહેરવેશમાં હાજર લૂંટવાને હૃદય પ્રગટ પરમાત્મા પ્રગટ પરમાત્મા છે હાજર આવ્યા છે દાદા ભગવાન સ્વરૂપે દાદા ભગવાન સ્વરૂપે દાદા ભગવાન વિકરાગતા કરીને આપણી સમક્ષ અને વિશ્વની સમક્ષ જગતની સમક્ષ ભારતની સમક્ષ આપણા સર્વાની સમક્ષ આવી આપણને અંદર ધર્માઈનો આનંદ ખુલ્લો કરી આપ્યો એનો માણવા માટે આપણને જીવતા ગયા માનતા બધા જીવીએ છીએ અને મરેલું જીવન એટલે દાદાએ અહિંસક રીતે આપણને મરવાને વાંકે જીવતા ને જીવતા કરી દીધા જીવતા કર્યા મરનાર છે અને અહિંસક રીતે મરવા દીધો પણ એમાં એની સિદ્ધિ વપરાઈ એની સિદ્ધિ વપરાઈ એમનો નૈમિત્તિક પડે નિમિત્ત આખું કામ આવ્યું આપણને દિવ્ય નિમિત્ત દિવ્યાથી દિવ્ય નિમિત્ત કામ આવ્યું અને એક જ્યોતમાંથી કેટલી જ્ઞાન જ્યોતો પ્રગટ થઈ ગઈ ઓહો પરદેશોમાં બધે ભારતમાં સર્વત્ર સર્વત્ર સુકાળની વરિયાળી શુદ્ધ જ્ઞાની મનોહરી એટલે કે ભગવંતની વાણી ભગવંતનો દિવ્ય દેશના બધાને શ્રુત થઈ શકે કે જે દેશના એમની પોતાની પોતાના પોતાને શ્રુત થયેલી એ આજે આપણા માટે દ્રવ્ય દેશના સ્વરૂપે આપણને પ્રાપ્ત થઈ શુદ્ધ જ્ઞાની મનોવાદી મનોવાદી આપણા મનને સંયમ કરનારી આવી શુદ્ધ જ્ઞાનીની વાણી શાસ્ત્રોમાં એને બહુ મહત્વ આપ્યું છે સારા વેદાંત એટલું મહત્વ છે જેટલું વિતરાગ માર્ગમાં છે શ્રુતિ અને સ્મૃતિ વેદાંતમાં કહેવામાં આવે છે શું કહ્યું સ્મૃતિ અને જે સ્મૃતિને કારણે આ જગતમાં ભટકામણ છે આપણે બધાની એમાં આપણને આપણી જ રીતે આપણી વાણીના સારા સારા શ્રુત બનાવ્યા કે જેથી કરીને આપણને અંદરથી આપણને સમજતા થતા થતા એવો સમજવાનો પ્રકાશ અંદરથી આખો તૈયાર કર્યો અને ક્રમે ક્રમે પ્રજ્વલિત કર્યો સમ્યક સ્વરૂપે આપણા બધાની અંદર અને આપણે બધાને બોધ આપ્યા જ કરે કેવી રીતે તો કે આ એક સ્વભાવવાળા આપણે બધા વ્યવહારોમાં પોતપોતે પોતાની એ એકાંતમાં છે એક ના હોય એવા એકાંત એવા એમાં છે એકાંત એટલે જ્ઞાનીઓનું અવગણો એકાંત સ્વરૂપ ગણાયું જગડામાં કહેવાય વ્યવહારમાં તો બે પાંચ મળે શું શું ત્યારબાદ કોરોના દરેક આમથી કેવી રીતે છે એ બધા પ્રમાણ સ્વરૂપ છે પ્રમાણ સ્વરૂપે એટલે આપણને જે જ્ઞાન પ્રાપ્તિ થઈ છે એ જ્ઞાન એના પરિણામ સાથેનું પ્રમાણ પ્રમાણ એટલે શ્યાદ્વાર એટલે મને મારી આંખોથી જે મને દેખાય છે તે આ વ્યવહારની આંખોથી વ્યવહાર જુએ છે અને શ્યાદ્વાર એટલે કે વ્યવહાર જુએ છે ભાવ જુએ છે ભાવ બધું એને જે દેખાતો હોય એવું ના દેખાય અને ના દેખાતો એવું દેખાય એ બધામાં જ એને સ્યાદ વાર્તા આવે છે કારણ કે એ ભેદ મળી ધીમે ધીમે ઓછો થતો જાય છે અને પોતાને પોતાના માટે સ્યાદ વાર્તા આવી જાય છે એ પ્રમાણ છે આજે બધા મહાત્માઓનું અને બધા વ્યવહારના અનેકાંત દ્વારા વ્યવહારમાં પોતે એકાંત સ્વરૂપે કેવી રીતે રહી શકે છે આ કારણ એટલું મજબૂત આશ્ચર્ય થયું છે આપણે બધાને અને દાદા ભગવાને આમ તો ગુજરાત માર્ગમાં ઉદ્ગલ એક સ્વભાવનું છે કહ્યું છે અને દાદા ભગવાને પોતે કહ્યું પોતાના અનુભવમાં કે અમે એક નેટ ઉદ્ગલ જોયું શું કહે છે એટલે કોઈ જાતની બધી વિવિધતા વગર એક જ સ્વભાવમાં જોયું એમને અને આ વિચારવાની ભાષા આ મહાવીર ભગવાનની ભાષા આ માતૃ સહેજે આપણા જીવનમાં વણાઈ અને તે અમેરિકા આમાં અહીંયા આગળ આ ઘણી બધી રીતે નમસ્કાર તો શ્યાદાદી પ્રમાણ અને અદભુત છે કવિરાજી પોતાનો અનુભવ લખ્યો ચલાવવા જેનું કરીએ नाम સંયોગો સૂક્ષ્મ સંયોગો અને વાણીના સંયોગો ઓર છેને પરાધીન છે એ આખું વેદ વિજ્ઞાનનું આખું આપણું વાક્ય છે એમાં વાણીના સંયોગને પણ પરેને પરાધીન કહ્યું છે છતાં મહાત્મા માટે આજે આજના જન્મમાં આ વાણી સંયમિત થઈ શકે છે એટલે વાણી ઉપર જાગૃતિ ખૂબ જ રાખવાની જરૂર છે ખૂબ ખૂબ આપણે કહીએ પરને પરાધીન છે ખરું પણ આપણને એની પરને પરાધીનતા સારી રીતે પચી જાય એટલા માટે ત્યાં આગળ ખૂબ જ જાગૃત રહેવું પડશે કઈ વાણી કે જે શબ્દ રૂપે બહાર નીકળે છે જે આઉટ ઓફ મન સ્લીપ થાય છે એના માટે વાત છે આ નિરંતર વાણી પી જાય રાગ દ્વેષ બીજમાં આત્માર્થે સરસ્વતી એટલે કે જે બોલે સ્પીકર સ્પીક કરે છે અને હું non speaker pure soul just હું એને જાણું છું જોઉં છું એટલે કે આ આત્માર્થ સરસ્વતી સાર્થક એટલે બોલવાના ગુનામાં આપણે પડીએ નહીં એટલી જાગૃતિ બહુ જરૂર છે કે વાણી નીકળતી હોય ને આપણે એની જોડે બોલનાર ના થઈ જઈએ વાણી નીકળતી હોય અને આપણે એ વાણી બોલનારા ના હોઈએ એના માટે એવું જો ભૂલ થઈ તો એ બોલવા બોલવું એ સિંગલ ગુનો છે એમાં જળવાઈ જાય છે અને આત્માર જે વાણી ના હોય અને એ સાચવવા માટે કોઈ નિયમિત નિયમિતપણે પણ કોઈને બોલવાનો પ્રસંગ આવે સિદ્ધાંતની સાચવણી માટેનો એમાં મૌન રહ્યા તો ના બોલવાના ડબલ ગુનામાં પડી ગયું મૌન રહ્યા કેવી રીતે તો કે આપણે કટલ આપણે ના તેમ રહ્યા એવી રીતે રહ્યા બસ સ્પષ્ટતા નથી સ્પષ્ટતા આપણે હોવી જ ઘટશે સ્પષ્ટતા હોવી જ ઘટશે અને કેવી રીતે હતી પાછું કેવી રીતે એવા પ્રસંગોમાં કોઈને ક્યાંય પણ જરાય ખ્યાલ આવવા દીધા વગર ત્યારે ત્યારે એ આત્મા તે સરસ્વતી સ્વાર્થક સ્વજપા સ્વ એટલે આપણે શુદ્ધાત્માનો જપ અને એની રીતે સરકાર ચાલન કરે અને સૂક્ષ્મતમ સરસ્વતી સૂક્ષ્મ પ્રગટ સરસ્વતી સૂક્ષ્મ પ્રગટ સરસ્વતી એટલે વાણી બોલાય છે પણ હું બોલતો નથી ટૂલ છે બોલાય છે રેકોર્ડ થઈ શકે છે છતાં પણ હું બોલતો નથી ત્યાં આગળ શું પ્રગટ પ્રગટ શબ્દ મૂક્યો એટલે ત્યાં કહ્યું પ્રગટ પ્રગટ ના હોય એ બધી આપણી અંદરની વાણી થઈ ગઈ જુદી તે અંદર વાણીમાં આપણને ધીમે ધીમે ધીમે એ અંદરની સૂક્ષ્મ વાણી છે સૂક્ષ્મ એમાં આપણને ધીમે ધીમે ખ્યાલ આવશે કે હજુ આ બહાર બોલાતી ઓછી થઈ ચાલ્યા જ કરે છે એટલે એની જોડે આપણે આપણી જોઈએ જેમ ચલાવતા જઈએ એમ અંદરની આપણી અંતર રેકોર્ડ ચાલતી એ ધીમે ધીમે એની તે પ્રસારી જતી જાય નીકળી જતી જાય એટલે સૂક્ષ્મતમ થાય કલમ શાહી પત્ર વિના આપણને કલમ ના રહી શાહી ના રહી કારણ કે સુધારનારા ખાતામાં કલમથી રકમ જમા નથી થતી શાહીની જરૂર નથી પડતી રકમ જમા કરવા માટે અને આપણે પોતે જમા કરી શકીએ નહીં એ તો બધું ઓટો છે આખું ઓટો છે અને પત્ર વિના ઉપાંગો અભેદ યજ્ઞ આ અંગ અને ઉપાંગ જે શાસ્ત્રોના કહ્યા છે શાસ્ત્રોમાં એ અભેદ યજ્ઞ આપણે કે વ્યવહાર દ્રષ્ટિ હું જે છું તે વ્યવહાર દ્રષ્ટિથી હું ક્યાં ના હોઈ શકું બધે જ છું ધીમે ધીમે આપણે આપણને સમજીએ એટલે ઉપાંગો તો અંદર થયા કરે ઉપાંગો એટલે રહસ્યો બધા રહસ્યો બધા આ ઇનર સાયન્સના અને ઇનર સાયન્સથી આપણા શરીર સાથે જીવવા બરોબર છે આગળ જવાનો एक સિદ્ધાંત છે કે અમારું એક જ વાક્ય જેમ છે તેમ જઈ અને સો શું આખા પસાર થઈ જશે તમારામાંથી એક જ વાક્ય કશાની જરૂર નહીં પડે દાદા ભગવાન એમની બહુ નિકટ કુટુંબમાં આવી ગયા એક જ વાક્ય અને આગળ તો છેલ્લે ત્યાં સુધી કહ્યું એક શબ્દ અમારો જેમ છે તેમ ઉતરી ગયો એક શબ્દ એક જ શબ્દ અને મુઆ કે મુઆ શબ્દ ઉતરી જાય આપણી અંદર તો ફરતી ભૂલે ચૂકે આપણે જીવતા ના થઈ જઈએ નહીં તો આ પૂતગલ એવું વસ્તુ છે આ કાળનું કે ક્યારે મરેલાને જીવતું કરે કે ઠેકાણું ના કહેવાય કશું કહેવાય નહીં કશું કહેવાય નહીં રસિકભાઈ દાખલો આપતા હતા દાદા એમને ત્યાં એક તો ડૉક્ટરે પેટ જાહેર કર્યા પણ પછી આમ જોતા હતા આમ થઈ ગયા અને કે આ રહ્યું જીવતું નથી કે છે હે એ બની શકે ભાઈ આ બુદ્ધલ તો એક વાક્ય સમજી જતા નિંદુ ના આવશે આપણે નિંદ્રા એ પ્રકૃતિનો ગુણ છે અને દેહની નિંદ્રા સાથે સાથે આપણે જાગ્રત રહ્યા કરીશું એટલે નિંદ્રું આવે જ નહીં આપણને નિંદ્રું ના અને હંમેશા આપણે બધાને સહેજે સહેજ અંદરથી કલ્યાણ ભાવના જાગે જ કે આ આપણું કલ્યાણ થયું આપણે શું આટલું થયું ચાખ્યું સ્વાદ આવ્યો અનુભવ થયો તો આવી રીતે બધામાં શું પટે પણ છતાં બધા આવી રીતે કેમ દુઃખી બધા રહ્યા કરે છે એ પણ એ સુખ પામે એ કલ્યાણ ભાવના આપણી ઊભી થાય એના સૂઝ જ ના બીજી સૂઝ ના પડે કામ કર્યા કરીએ છતાં જોડે જોડે પહેરાવેલા રહ્યા કરે ચરણ ચોવીસીના સાંતા સોપા હોય આદિનાથ ભગવાન વિશ્વદેવદાદાના શાસન દેવી માતા ચક્રેશ્વર દેવીજી અને અંતિમ તીર્થંકર પ્રભુ બાય સ્વામીના સિદ્ધાયિકા દેવીજી શાસન દેવી એ બધાના ચોવીસે તીર્થંકર શાસન દેવદેવીઓનો બેખોખો આપણા મહાત્મા ઉપર હરેક મહાત્મા પર હોયા કરે છે આપણે સમજ ના પડે આ વસ્તુ ધર્મની ધજા આગળ ચાલે એવી રીતે હોયા કરે છે અને મહાપદ્મ શ્રીમંત સ્વામી ત્યાં વિચારતા હોય એટલે દાદાને એ છે આટલો સત્સંગ આપણો હતો અદભુત જેને હંસ અને પરમહંસ સભા થઈ ત્યાં આગળ હંમેશા મહાવીર ભગવાન મહાપદનો સ્વામી એટલે કે એ એમની અવસ્થા આજે અહીંયા આગળ આપણી સમક્ષ આવી આપણે જે આટલો બધો આત્માનંદ પરમાનંદ આપણને આપે છે એમાં સિમંદર સ્વામી ભગવાનની સ્થિતિ અને એનો સ્વાદ અહીંયા આપણને આવે અને ત્યાં આગળ આપણને રાખતા હોય વિચારતા હોય આપણે મહાવીર ક્ષેત્રમાં વિચારતા હોય એવું બધું આપણને લાગે અહીં બેઠા બેઠા શું આ કલ્પનાનો વિષય નથી આ સ્વાદનો વિષય છે અનુભવનો વિષય છે એટલે મહાત્માઓ પર તો નથી પરંતુ આપણે અંદરથી રાખવાનું કે બધું છે મહાત્મા રક્ષણ છે બધું છે દાદા નથી ક્યાં સવાલ જ ક્યાં છે નથી આ હાજર જ છે બધે અને એનું આપણને બધાને એમની હાજરીનું કારણ લીધે આપણને વધારે રક્ષણ મળ્યા કરે છે સતત રક્ષણ આજના કાળમાં આ બહુ બસમો કાળ છે અને આવા કાળમાં રક્ષણ મળવું એ બહુ મોટી વાત છે ઘણી મોટી આગળ વર્તતી રીતે આ ભાવિ કીર્તન કરો તો જ્ઞાની પુરુષની હાજરીમાં તો શું ના મળે શું ના મળે એટલે મધ્યકાલીનમાં જે બધા સંત થયા છે એ બધા અને મહાત્માઓમાં પણ એ બધા જ કોઈને કોઈ સ્વરૂપે ક્યાં બધા આવી ગયેલા હોય આવી ગયેલા હોય અને એમના પણ આવા પરાક્રમો આ અદભુત આપણા ઇન્દ્ર વિજ્ઞાન અંતરના વિજ્ઞાનથી અને અદભુત પોતાના સ્વરૂપ જ્ઞાનથી અને સ્વરૂપ જાતનું જે કરીને એના પરાક્રમો બધા બંધો ગયા આપતા પુત્ર બધા આખી ભારતમાં કરી રહ્યા છે ખૂણે ખૂણે ફરે છે બધા અને પરદેશમાં પણ એમને આશ્રમે કાઢીને બધા અહીં આવે છે હવે એમનો એક જ ધ્યેય એક જ મિશન અને એક જ જીવન છે કે બસ હવે આ શરીર બીજાના કલ્યાણ માટે ઘસાઈ જાય બસ એક જ અને એવી રીતે બધા સુંદર કામ કર્યા છે અમને વૈજ્ઞાનિકો કરી રહ્યા છે આપણું રિસર્ચ સેન્ટર કામ કરી રહ્યું છે બધું ધીમે ધીમે આ બધું બહાર આવી રહ્યું છે અને બહુ મોટું અને આ દરેકનો જ્યોતિ જનરલ સ્વરૂપ નિર્ભય ભગવાન દાદા ભગવાન સ્વરૂપ પરમ જ્યોતિ સ્વરૂપ શું કહે છે અને એ વિશ્વ કલ્યાણ કરે છે દાદા ભગવાન એટલે કે જય દાદા ભગવાન એટલે મહાત્માઓના પ્રગટ સિદ્ધાર્થમાં સ્વરૂપો અને એનું વિશ્વ કલ્યાણની ભાવના જગત ભાવના અને એમાંથી આ પૂતગલે કરી બધે જ બધે જ એ પૂતગલ જ્યાં જાય ત્યાં એનો લાભ મળે એના નિરીક્ષો પોતે એવો ના હોય પાછો ચલાયા જ કરે કલ્યાણમાં આવે રાખવો કવિરાતનો હવેલીનો ભૂત થયું છે અદ્ભુત થયું છે અને આજના કારણે વિશે જે આખું લખેલું કર્યું अगर ज़्यादा हुआ तो प्राकृत में और તને જે શું પૂછવા માંગો છો જેનું કરીએ ચિંતવાના જેનું કરીએ ચિંતવાના તેવો જ થઈ જાય અનંતાનંત ગુણી સ્વાભાવિક સ્વાધ્યાય એટલે આપણે આ જે પૂર્વનું ચિંતન ચાલતું હતું એમાંથી નીકળી ગયા અને પોતે પોતાના સ્વરૂપ થયા અને પોતાના સ્વરૂપાનંદથી પોતે જ પોતાના સ્વરૂપાનંદમાં પોતાનું ચિંતન એટલે કે ચિંતન શબ્દ કઈ રીતે મુકાયો છે ચિંતન હોતું નથી એના જ જાપ છે આપવા એટલે ચિંતન કહી શકો શાસ્ત્રોમાં કહેવાય છે એટલે હું શુદ્ધાત્મા છું હું શુદ્ધાત્મા છું બધા વ્યવહાર ગમે તો વ્યવહાર નહીં હું છું તરત જ થઈ જાય એવું ચિંતન થઈ જાય અને તે જ પ્રમાણે થઈ જાય પાછું જેવું ચિંતન જેવું તેનું અસર થાય બહારની પરિસ્થિતિ ગમે તે હોય તો પણ અને અનંત અનંત ગુણી સ્વાભાવિક સ્વાધ્યાય અને આ શુદ્ધાત્માના અનંત અનંત ગુણી એટલે કુલગર પણ એના અનંત ગુણો છે બીજા બધા એ બધાની સાથે હોવા છતાં પણ પોતાના સ્વાભાવિકપણે પોતાનું સ્વ અધ્યાય સ્વરૂપ અંદરથી જીવન શ્વાસ ધબકતો જ્ઞાતા દ્રષ્ટાપણાનો સમજાયું એવી રીતે કહેશું તો આપણે સમજી ગયા દાદાજી જ્ઞાન જે સમજી ગયા દાદાજીના દર્શને એટલે આપણે આ વ્યવહાર દ્રષ્ટિ સાથે શુદ્ધાત્માના દર્શનથી શુદ્ધાત્માની દ્રષ્ટિથી શુદ્ધાત્માના દર્શન દાદા જેવું દર્શન કહેવાય અને જ્ઞાન તરત જ સમજ પડી જાય જ્ઞાન શું જ્ઞાન એ ક્રિયાનું છે જ નહીં સમજ પડવાનો વિષય છે આખો તરત સમજણ પડી જાય આત્મસ્પર્શનો ઉલ્લાસ છે અને આપણો ઉલ્લાસ આત્મો ઉલ્લાસ આપણા સ્પર્શ કર્યા આપણા સ્પર્શ કર્યા ને એનું પરિણામ આવે આત્મો ઉલ્લાસ એ દાદા જેવો થઈ જાય ગમે તે પરિસ્થિતિમાં આપણે દાદા જોયા શું કેટલા આનંદ હોય ને ઉલ્લાસ પૂર્ણ થાય એવી રીતે અને મહાત્માઓમાં પણ જો આપણે જોતા ધીમે ધીમે ખાઈ ગયું તો ગમે તેને એમાં હોય પણ ઉલ્લાસ હોય એક બાજુ એક દુઃખ હોય કે અંદર આખો અંદર ચપકતા હોય આ હોય છતાં ઉલ્લાસ તો હોય બધા પણ જોતા આવવાનું જોઈએ દેખા આવવાનું જોઈએ અમે દેખા સારી રીતે બહુ સારી રીતે જોઈએ છીએ જો બધી એટલે રડવાથી હશે જ પાછી જરા મદદ કરવા જેવું નથી અમે જોઈ લીધું સમજીએ ચાલો ત્રિવેદી કેક સચ્ચિદાનંદ હવે શું છે આગળ બસ હવે આગળ હૃદયની વાત કરવી છે હૃદયની વાત કરવી છે આ મેં લઈ લઈએ હા લઈ લો પછી બસ પછી પતી જાય છે પછી હૃદયની વાત કરીએ આપણે હવે આપણે હરેશભાઈ હરેશભાઈએ દરેક આત્માનો રિઝર્વ પ્લોટ છે બોલો દરેક પ્લોટ છે એ પ્લોટમાં એ પ્લોટમાં એનું રિઝર્વેશન હોય નહીં ત્યાં આગળ ત્યાં ટોટલ સંપૂર્ણ અને કાયમની સંપૂર્ણ થી રીતે પરપેચ્યુઅલી એસેન્શિયલ સ્ટેટમાં અંદર કર્મ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું એ ત્યાં સુધી એટલે કે આત્યંતિક મુક્તિ છે ત્યાં આગળ જે પરમાનન્સી છે કાયમ છે કાયમ પડવું છે બધું અને પરમાનંદ સ્વરૂપ છે એમાં પોતાના અનંત સુધનામના ગુણથી એ પોતાના એવા સ્ટેટમાં કેવી રીતે હોઈ શકે એમ કે છે સમજાયું પ્લોટ છે અને સિદ્ધ ગતિમાં રીતે થઈ જશે તેમાં એ અરૂપી આત્માનો આખો પ્લોટ છે આ પ્લોટ સાટી ગયો કે પ્રદેશ છે એટલે આકાશ છે આકાશ તત્વ છે ત્યાં આગળ અને બીજા ચાર ચાર તત્વો છે જ નહીં જ્યાં આગળ સિદ્ધ લોકો છે એટલે સિદ્ધ લોકો અરૂપી પ્રકારે દેહના છેલ્લા દેહના આકારથી એ બે પ્રત્યાવસુના ચૈતન્ય ઘન સિદ્ધતા એ કરીને સિદ્ધ લોકમાં વિરાજમાન છે ચૈતન્ય ઘન ચૈતન્યતા કરીને એનું એક પણ મોલિક્યુલ પ્રદેશ એવો નથી કે જ્યાં ચેતનતા નથી અને ચેતનતાથી એના અનંત ગુણો આના પ્રવૃત્તમાં નથી બધા અનંત પ્રદેશો એના એવું ચૈતન્ય કરવું છે અને એનું ઓક્યુપેશનલ પ્રાણ અરૂપી ચૈતન્ય ગંકાએ કરીને ચૈતન્યનો સિદ્ધ સિદ્ધ સ્વરૂપનો અરૂપી આકાશમાં અરૂપી આકાશમાં એનું આખું થવા પણ અરબી પડે અને એટલા માટે પ્લોટ કર્યો કારણ કે ઓક્યુપેશનલ સ્ટેટ છે એનું કેવું formless occupational state in the formless space કારણ આના પરથી સિદ્ધાંત સાયન્ટિસ્ટો વેક્યુમ કે એની બધી વાત કરે છે એમ પાસે વેક્યુમ જેવી ચીજ જ નથી હકીકતમાં આ બહુ બહુ સૂક્ષ્મ વાત છે ધીમે ધીમે અંદર સમજજો વેક્યુમ જેવું છે જ નહીં કશું કોઈ ચિંતા હોય અને છતાંય દાદાએ કહ્યું કે બધાને સોલિડ લાગે છે એવું આ વર્લ્ડ અમે જોયું છે બધી રીતે તો કે પોલમ પોલ છે બધી રીતે સોલિડ બધાને લાગે છે પોલમ પોલ છે એટલે એ આપણે પોલ નથી સમજાયા એટલે આપણે ભૂલી જાય તો આનંદ થવા મજા શું પૂરમ પૂર જગતમાં અને બસ થી જ તને કેમ સારા માટે માર માટે બધા છે ને હકીકત એવી નથી હકીકત એવી નથી બધું પોલમપોલ છે આખું પોલમપોલ છે એટલે ગપ્પે ગપ્પુ જોવા છો gossip multiply by gossip is equal to 144 and not square multiply by square તો કારણ કે બંને રકમ ખર્ચી જોઈએ તો જવાબ સરખો આવશે નહીં તો એક ગુણ્યા પાછળ તમે એકસો ચુવાળી કરી નાખ્યો મતલબ બહુ હોશિયાર હોય છે બધા એકસો ચુમ્માલીસ ગુણ્યા એક કે વ્યવહાર અને નિશ્ચય વ્યવહાર હા એક્ઝેક્ટ છે આમ પણ સમજાયું નથી અને સમજાતું પોતાના લાઈફથી પોતાના જીવનથી થી સમજાવવું જોઈએ શું પણ નથી એટલે પછી આ ઇનડાયરેક્ટલી આપણે સમજવા માટે બધા પ્રયત્નો બાદ ચાલ્યા કરે એ તો ચાલે ચાલે તો ચાલે આ બસ આ છેલ્લું બીજું લઈ લઈએ સાહેબ એ શ્રેણી નવમાંથી ટુ એટી ફાઈવ પતી ગયો શરીરભાઈ લઈ લઈએ હા દાદા નિશ્ચય શક્તિમાં એટલું બધું બળ છે કે બોલો નિશ્ચય શક્તિમાં એટલું બધું બળ છે ગમે તેવો પ્રસંગ ગમે તેવો પ્રસંગ ઘટના ઘટના કાંઈ પણ બને કાંઈ પણ બને એ બનનારી ઘટનાઓના પરમાણુ એ બનનારી ઘટનાઓના પરમાણુ નિશ્ચય શક્તિથી નિશ્ચય શક્તિથી સંક્રમણ થઈ જાય સંક્રમણ થઈ જાય સમજાય છે એટલે કે એ પરમાણુમાં એને આપણા સફરિંગના આસ્પેક્ટનું જે આપવાનું હતું એ આસ્પેક્ટમાં એ આખો સફરિંગનો આસ્પેક્ટ બનતો જ માઇન્ડ થઈ જાય એ નિશ્ચય શક્તિનું બળ છે તમે એ પરમાણુ છે પેલા પણ પરમાણુ છે નિશ્ચય શક્તિનું બળ છે સંક્રમણ ટેકનિકલ શબ્દ છે શું એટલે જેની પાસે જ્ઞાન છે આત્મજ્ઞાન છે આવી રીતે એમને એમના જીવનમાં સંક્રમણતા થયા કરે પરમાણુઓની એટલે કે શુદ્ધિકરણ થયા કરે છે શુદ્ધિકરણ થયા કરે છે સંકરણ સંક્રમણ સમજાયું એટલે કે એમાં ટ્રાન્સફોર્મેશન જેને કહીએ આપણે સમજાયું એટલે ઇન્ટેન્સિવ સફરિંગમાંથી એ વાયર થતી થતી થતી the extent to which they might hang you થઈ જાય આકારમાં એટલે સબરિંગ રહે પણ અસર ના રહે શું કહ્યું એટલે કે બોલો ઉદય કર્મના ઉદય કર્મના પ્રમાણે જે દુર્ઘટનાની પરિસ્થિતિ બનવાની હોય જે દુર્ઘટનાની પરિસ્થિતિ બનવાની હોય એમાં એમાં શક્તિ થકી પરમાણુઓનું સંક્રમણ થવાથી એ દુર્ઘટના બનવાની ટળી જાય છે એટલે એના ભોગવટામાંથી એટલા માટે એ બહુ સુંદર વદાન છે શ્રીમદજી નું કે જો મોક્ષનું મોટા મોટું બાધક કારણ હોય મુક્તિ માટેનું એ અનિશ્ચય છે એ નિશ્ચય શબ્દ વ્યવહાર પક્ષે અને નિશ્ચય પક્ષે બંને છે કારણ કે નિશ્ચય પક્ષે તો નિશ્ચય છે જ પણ એનું કોઈને ખ્યાલ જ નથી એટલે એ ખ્યાલ થવા પછી સતત એ ખ્યાલ આખો વિકાસ થતા થતા થતા આપણને એ જ નિશ્ચય વ્યવહારમાં પણ વ્યવહારની શક્તિ કરીને પણ આપણે ફેરતું જતું જાય છે એટલે કે નિર્ણય નિશ્ચયથી કેવળ હું કનુભાઈ આ આજ્ઞા જ છું પછી કનુભાઈ તારું જે થવાનું હોય તે થાય પણ અમે આ રીતે જાણીએ છીએ કે વ્યવસ્થિત વાતાવરણ શું થવાનું પણ એવી રીતે બેસી નથી રહેતા પરંતુ તું અમને ડરવા દો તો અમે પોસાય નહીં તને ડરવાનું પોસાય તું ડર પણ અમને ના ડોક્ટર ડોક્ટર સાહેબ એવું જ ને એવું થાય છે ને બધું એવું ચાલો ચાલો ભૈયા થઈ ગયું હવે આપણે અંતરની વાતો કરીએ <laughs> એ બધા બધા બધા દાદાજી કદાચ બધા મહાત્માઓનું હૃદય હું બોલી શકું એમ છું પણ એ છતાંય મારું તો પ્રદર્શન આજે કરું છું ને પ્રદર્શિત કરું છું પ્રદર્શન કર્યા વગર અને જો કંઈ પણ વાક્યો બરાબર ના નીકળે તો મહાત્માઓ દાદાજી મને માફ કરજો અમે દાદા ભગવાન પાસે અને જ્ઞાન મળ્યા પછી ઘણી ઘણી વાર સાંભળ્યું પ્રત્યક્ષ પ્રત્યક્ષ પ્રત્યક્ષ આજે બધા અવસરો ઉજવાય છે આપને ઘણી વાર સાંભળાય છે પણ જે પ્રત્યક્ષ ની વાત છે તે આપ કાયમ કાઢી લો છો મને એવું લાગે છે પ્રત્યક્ષ પ્રત્યક્ષ ને કેવી રીતે ટાળી શકે પણ આપણને એવું લાગે છે કારણ કે એ પ્રત્યક્ષ પોતે પ્રત્યક્ષ નથી એ સર્વત્ર રીતે પ્રત્યક્ષ છે અને આપણે દરેકે આ જ રીતે સમજવું પડશે એટલે આપણે વિદ્યા જોડે રાત દાડો રહેવાય કરવાનું અને આપણે એકબીજાને પ્રત્યક્ષ નથી કેમ ચાલે ના ચાલે હા તમારે હું જ વિદ્યા છું એવી રીતે જીવવું જોઈએ કે નહીં ચોક્કસ લોકોની વિદ્યા રમત પડે તારું ઘણું આટલું સરસ જીવે છે મારે શૈલી તરીકે જીવવું પડશે આપણે પૂતગલનું શું બગાડ્યું આપણે પણ હમજ આપણી અવરી હતી એનું બગાડ્યું હવે હમજ પકડી ગઈ સુધરી ગઈ જ પ્રત્યક્ષ શું છે તો છું આ ફાઇલો કયું ખરું એટલે બધો વ્યવહાર છે ને આપણે એટલા માટે કહ્યું હકીકતમાં ફાઇલ શબ્દ તો અમે હંમેશા કહેતા આવ્યા છીએ કે એક નંબરની કાયદો છે જો કાયદો એટલા માટે નંબરિંગ આપે એના પરથી જો સમજી જાય તો તે વખતે તો બધા એકદમ ખ્યાલ ના આવે ધીમે ધીમે ખબર પડે બધા એટલે નંબરિંગ આવે એક ને પછી બીજો આવે છે એક હોય બીજો આવ્યો કઈ બીજો કઈ આવ્યો તો કિંમત કોની બીજાની કેકની હા અને એકની કિંમત બીજાની નહીં એકડો હોય તો ઝીરોની કિંમત એકડો હોય તો ઝીરોની કિંમત એટલે પ્રત્યક્ષ જરૂર આપણને એટલે આપણે જ આપણી આગળ પ્રત્યક્ષ સ્વરૂપે ખુલ્લા થઈએ સમજાયું એટલે આપણે બહાર રહી અને શૈલેષને સારી રીતે શૈલેષ જોડે નિમિત્ત કરીએ અહીંયા રહ્યા તે શૈલેષને જોડે આખું કરીએ પણ તમે તો આખી વાત ફેરવી દીધી <laughs> વકીલ છે દાદા આપણા જોડે આવી રીતે પ્રમુખ આગળ લઈ તું આટલું નજીક છે તું મને હું કહે પડે અને આપણા બધા જોડે આવું જોવાના સાંભળવાના ચાખવાના બધા જ પણ ધીમે ધીમે ધીમે આપણે જ્યારે જેવો વ્યવહાર ઊભો થાય વ્યવહાર ઊભો ના કરાય કોઈ કરો મને તો સમજાવવું કોઈ વ્યવહાર ઊભો કરી શકાય એવો છે ને તે વાદ ન કે તે વૈવાદી કેવા હતો ને પછી કોઈ કોલમ કોલ તો ન કરતો હો જ હે ચલતરા સુ કરીશું સાહેબ બસ જલેરી આપ સૌ આપનો જે જે અભિનાય કર્યો કે ઇસે ચિદાનંદ દરજી આપની વાત પરથી એવું લાગે છે કે જવેરીઓ વધી ગયા છે લાગે હા કારણ કે હીરો બોલતો નથી દાદા જય સચિદાન સમાગમ જો મહાત્માઓ આપ સૌને અમારા ખૂબ ખૂબ આશીર્વાદ છે અને અમને તો બહુ સારી રીતે અમારી જિંદગી છે શરીર સાથે ફરતા ફરતા આપણે બધા મહાત્માઓ તો છે જ બધા મહાત્માઓ સાથે આપણા આપતા પુત્રો સાહેબ બધા મહાત્માઓ સાથે આપણે સાથે હાથે રહીને ભરવું જ પડે એકમાં આગા પાછા ગમે ત્યાં ડિસ્ટન્સ નો મેટર આપણે આપણી સાથે લગી બધા જોડે ભર્યા કરી શકીએ છીએ એ રીતે અમે હંમેશા તમારા બધાની સાથે જ છીએ તમને લાગતું હશે કે અમે જઈએ છીએ પણ અમે હવે હવે અમે કાચીમાં જ્યાં કાચીમાં નથી અમે જઈએ હા કોઈ જગા જતો એને પછી કેમ રોકાય જો બોલે કોઈ પણ પ્રવીણભાઈ રમેશ પ્રવીણભાઈ પ્રવીણભાઈ એમના ભાઈનો છે આપણા પ્રસંગ કાલે ચાલુ જ છે આપણો પેલો સાથે ધરે જાય છે પણ આપણો પુત્ર અહીંયા છે એટલે આપણો ભોગવો છે અને દાદાજી કાલે જાય એટલે આપણે બધા એરપોર્ટ પર જવાની કોઈ જરૂર નહીં રાત્રે આ અત્યારે બધાએ દર્શન કરી લીધા છે એવું દાદાજીનું મંતવ્ય છે કે બધાએ દર્શન કરી લીધા છે તો કાલે જરા ગાડાના જોડાવી કાલે અહીંયા આગળ જે સત્સંગો આપણી વ્યવસ્થા થઈ છે એ જ પ્રમાણે રહેજો અને બીજું કે આપણે કહીએ ત્યાં આગળ પણ હવે અહીંયા આગળ આ દેશ છે તમે જાણો છો બધા એકદમ બધા વ્યવહાર આપણે અહીંયા મળી લીધું અને શાંતિથી અહીં રાખજો અને મારા ત્યાંથી આગળ જવાય એમાં જવું હોય તો જવાય એમ તમે મને કહેશો કે જાઓ તો હું નહીં જઉં ભગવાન હવે અમે તમને જવા